વેદો ત્રણ ગુણોમાં જ છે કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું કે વેદો ત્રણ ગુણથી બહાર નથી વેદો ત્રણ ગુણને જ પ્રકાશ કરે છે કૃષ્ણ ભગવાન નેમિનાથને મળ્યા પછી તેમણે ગીતા કહી ત્યાર પહેલા એ વેદાંતી હતા એમણે ગીતામાં કહ્યું ત્રૈગુણ્ય વિષયો વેદો નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુના આ ગજબનું વાક્ય કૃષ્ણે કહી નાખ્યું છે આત્મા જાણવા વેદાંતથી પર જવા કહ્યું છે એમણે એમ કહ્યું કે હે અર્જુન આત્મા જાણવા તું ત્રિગુણાત્મકથી પર થા ત્રિગુણાત્મક કયા કયા સત્વ રજ અને તમ વેદો આ ત્રણ ગુણને ધરાવનાર છે માટે તું એમનાથી પાર નીકળીશ તો જ તારું કામ થશે આ ત્રણ ગુણો પાછા દ્વંદ્વ છે માટે તું ત્રિગુણાત્મકથી પરથા અને આત્મા સમજ આત્મા જાણવા કૃષ્ણે વેદાંતની બહાર જવા કહ્યું છે પણ લોકો સમજતા નથી ચારે વેદ પૂરા થાય ત્યારે વેદ ઇટસેલ્ફ શું બોલે છે this is not that this is not that તું જે આત્મા ખોળે છે તે આમાં નથી ન ઇતિ ન ઇતિ માટે તારે જો આત્મા જાણવો હોય તો ગો ટુ જ્ઞાની કૃષ્ણ ભગવાને કહ્યું છે કે આ જગત ભગવાને બનાવ્યું નથી પણ સ્વાભાવિક થયું છે